ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક એક શ્રી ભગવાન કહે છે હે મહાબાહો ફરીથી તું મારા પરમ વચનો સાંભળ તને મારા ભાષણથી સંતોષ થઈ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું શ્લોક બે દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી કેમ કે હું સર્વ રીતે દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું શ્લોક ત્રણ જે મને અજન્મ અનાદિ અને સર્વ લોકોનો મહાન અધિપતિ ઈશ્વર તત્વથી ઓળખે છે તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે શ્લોક ચાર અને પાંચ બુદ્ધિ તત્વજ્ઞાન અસમો ક્ષમા સત્ય શમ સુખ દુઃખ ઉત્પત્તિ વિનાશ ભય અભય અને અહિંસા ક્ષમતા તુષ્ટિ તપ દાન યશ અપયશ વગેરે સર્વ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન્ન થાય છે શ્લોક છ પ્રાચીન સપ્તર્ષિઓ અને તેમની પહેલાં થઈ ગયેલા બ્રહ્મદેવના સનતકુમાર આદિ ચાર માનસપુત્રો તથા ચૌદ મનુઓ મારામાં ભાવવાળા બધા જ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે અને તેમનાથી જ જગતના સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે શ્લોક સાત જે મનુષ્ય મારી પરમ ઐશ્વર્યરૂપ વિભૂતિને એટલે કે મારા વિસ્તારને અને યોગ શક્તિને તત્વથી જાણે છે તે પુરુષ નિશ્ચલ ધ્યાન યોગથી મારામાં ઐક્ય ભાવથી સ્થિત થઈ સમ્યક દર્શનના યોગવાળો થાય છે એમાં સંશયને સ્થાન નથી શ્લોક આઠ હું શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું કારણ છું મારા વડે જ સર્વ જગત પ્રવૃત્ત થાય છે એમ તત્વથી જાણીને શ્રદ્ધા ભક્તિયુક્ત થયેલા જ્ઞાનીજનો પરમેશ્વરને નિરંતર ભજે છે શ્લોક નવ તે જ્ઞાનીઓ નિરંતર મારામાં ચિત્ત રાખી મારામય રહી સર્વસ્વ અર્પણ કરનારા ભક્તજન મારા વિશે બોધ આપતા ગુણ અને પ્રભાવ સાથે મારું કીર્તન કરતા નિરંતર સંતુષ્ટ રહે છે અને મારામાં લીન રહે છે શ્લોક દસ સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને જ ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાન યોગથી હું પ્રાપ્ત કરી શકું તેવો બુદ્ધિયોગ આપું છું શ્લોક અગિયાર તેમના પર અનુગ્રહ કરવા તેમના અંતઃકરણમાં ઐક્ય ભાવથી સ્થિત થઈને પ્રકાશિત તત્વજ્ઞાન રૂપી દીપકના યોગથી તેમનો અજ્ઞાનજન્ય અંધકાર હું નષ્ટ કરું છું શ્લોક બાર અર્જુન કહે છે હે વિભુ આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો આપ સનાતન દિવ્ય પુરુષ દેવાધિદેવ આદિદેવ શાશ્વત અને સર્વવ્યાપક છો શ્લોક તેર એટલા માટે જ દેવર્ષિ નારદ અસિત દેવલ વ્યાસ વગેરે દેવર્ષિઓ આપને એ રીતે ઓળખે છે અને આપ સ્વયં પણ મને એ જ વાત કરી રહ્યા છો શ્લોક ચૌદ હે કેશવ આપ જે કંઈ મને કહી રહ્યા છો તે સર્વ હું સત્ય માનું છું હે ભગવાન દેવો અને દૈત્યો પણ આપનું સ્વરૂપ જાણી શકતા નથી શ્લોક પંદર હે પુરુષોત્તમ હે ભાવન હે ભૂતેશ હે દેવાદિદેવ હે જગતપતિ આપ સ્વયં આપના સામર્થ્યથી આપને જાણો છો શ્લોક સોળ હે મહારાજ તમારી અનંત વિભૂતિઓમાંથી જેટલી વ્યાપક શક્તિશાળી તથા તેજસ્વી હોય તે બધી મને હવે જણાવો હે અનંત તમારી જે વિભૂતિઓ સર્વલોકમાં વ્યાપ્ત થઈ રહી છે તેમાંથી જે મુખ્ય અને પ્રસિદ્ધ છે તે મને કહો શ્લોક સત્તર હે યોગેશ્વર સતત આપનું ચિંતન કરનારો હું આપને કઈ રીતે જાણી શકું હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો શ્લોક અઢાર હે જનાર્દન તમારો એ યોગ અને વિભૂતિ મને ફરી વિસ્તારપૂર્વક કહો કેમ કે તમારી અમૃતમય વાણી ગમે તેટલી વાર સાંભળવા છતાં મને તૃપ્તિ થતી નથી શ્લોક ઓગણીસ શ્રી ભગવાન કહે હે કુરુશ્રેષ્ઠ હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ કારણ કે મારા વિસ્તારનો અંત નથી શ્લોક વીસ હે ગુડાકેશ સર્વભૂતોના અંતરમાં રહેલો સર્વનો આત્મા હું છું સર્વભૂતોનો આદિ મધ્ય અને તેનો અંત પણ હું જ છું શ્લોક એકવીસ હે પાર્થ અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અર્થાત વામન અવતાર હું છું પ્રકાશવંતોમાં સૂર્ય હું છું ઓગણપચાસ વાયુ દેવતાઓમાં મરીચી નામનો વાયુદેવ હું છું અને નક્ષત્રોમાં નક્ષત્રાધિપતિ ચંદ્રમાં હું છું શ્લોક બાવીસ વેદોમાં સામવેદ હું છું દેવોમાં ઇન્દ્ર હું છું ઇન્દ્રિયોમાં મન હું છું અને પ્રાણી માત્રમાં મૂળ જીવકળા હું છું શ્લોક ત્રેવીસ અગિયાર રુદ્રોમાં શંકર હું છું યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું શ્લોક ચોવીસ હે પાર્થ પુરોહિતોમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ મને જાણ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું શ્લોક પચીસ સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું વાણીમાં એકાક્ષર અર્થાત ઓમકાર હું છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું અને અચળ વસ્તુઓમાં હિમાલય હું છું શ્લોક છવ્વીસ સર્વ વૃક્ષોમાં પીપળો હું છું દેવર્ષિઓમાં નારદ હું છું ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું શ્લોક સત્તાવીસ અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચ્ચૈશ્રવા અશ્વ હું છું ઉત્તમ હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમજ શ્લોક અઠ્ઠાવીસ આયુધોમાં વજ્ર હું છું ગાયોમાં કામધેનુ હું છું પ્રજાને ઉત્પન્ન કરનાર કામદેવ હું છું સર્પોમાં વાસુકી સર્પ હું છું શ્લોક ઓગણત્રીસ નાગોમાં નાગરાજ અનંત હું છું જળ દેવતાઓમાં વરુણ હું છું પિતૃઓમાં અર્યમા નામના પિતૃદેવ હું છું અને નિયમન કરનારાઓમાં યમ હું છું શ્લોક ત્રીસ દૈત્યોમાં પ્રહલાદ હું છું ગણતરીઓમાં કાળ હું છું પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું શ્લોક એકત્રીસ પવિત્ર કરનારા પદાર્થોમાં હું છું શસ્ત્રધારીઓમાં રામ હું છું જળચરોમાં મગર હું છું અને નદીઓમાં ગંગા હું છું શ્લોક બત્રીસ હે અર્જુન સૃષ્ટિનો આદિ અંત અને મધ્ય હું છું સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા હું છું વાદ વિવાદ કરનારાઓમાં વાદ હું છું શ્લોક તેત્રીસ અક્ષરોમાં અકાર હું છું સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું તથા અક્ષયકાર અને વિરાટ સ્વરૂપ ધરી સર્વને ધારણ પોષણ કરનારો પણ હું છું શ્લોક ચોત્રીસ સર્વનું મૃત્યુ હું છું ભવિષ્યમાં થનારા પ્રાણીઓની ઉત્પત્તિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું નારી વિભૂતિઓમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધૃતિ અને ક્ષમા પણ હું જ છું શ્લોક પાંત્રીસ ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહત્સામ હું છું છંદોમાં ગાયત્રી છંદ હું છું મહિનાઓમાં માર્ગશીર્ષ માસ હું છું અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું શ્લોક છત્રીસ છલ કરનારોમાં ધ્રુત હું છું પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું જીતનારાઓનો વિજય હું છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય હું છું સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું વૃષ્ણિ વંશીઓમાં વાસુદેવ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું મુનિઓમાં વેદવ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું શ્લોક અડત્રીસ દમન કરનારાઓની દમન શક્તિ હું છું જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્વજ્ઞાન પણ હું છું શ્લોક ઓગણચાલીસ હે અર્જુન સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી શ્લોક ચાલીસ હે પરંતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મારી જે વિભૂતિઓનો વિસ્તાર છે તે મેં તને ટૂંકમાં કઈ સંભળાવ્યો શ્લોક એકતાલીસ હે પાર્થ જે પણ વિભૂતિયુક્ત ઐશ્વર્યયુક્ત શોભાયુક્ત કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશ સ્વરૂપ છે એમ તું જાણ શ્લોક બેતાલીસ અથવા હે અર્જુન મેં જે આ ઘણી વાતો તને સંભળાવી તે જાણવાનું પ્રયોજન શું છે હું આ સંપૂર્ણ જગતને મારી યોગ માયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું માટે મને જ તત્વથી જાણવો જોઈએ તે પ્રમાણે અધ્યાય દસ વિભૂતિ યોગ સમાપ્ત